રડવાનું તો પાછા આવતા હું રડવા લાગુ તને ના રડવાથી પાછા આવતા હું રડવા લાગુ છું કારણ પાછળ ના પણ મને ગમતું નથી એના અત્યારે એટલે મને પકડ્યું ના ગમતું નથી એટલે કેટલા વસ્ત્ર તમે પહેર્યા ત્યાં કે દસ હજાર દસ તારું એ તો તને દુઃખ છે તારી છોકરા મેં કહું બાર વર્ષ પહેલા ઘેર બેઠી ઉઠાડું ના ઉઠાડું સાહેબ તો ઉઠાડી કાઢેલું ને હું કઈ વરું તો ત્યારે બાર વર્ષ પણ ઉઠાડી કાઢી દસ વર્ષમાં બધું આટલું બધું થયું સોફામાં બેસી ગયું નથી માને પેટે એને સમજ પાડી કે પાણીમાં બેઠો તાર ભાઈને તેને આમાં બેહાડ્યા હોય પ્લાનમાં માએ બરાબર ને પેલા જોઈ લે ધીસ ઇઝ માય લાઈફ ચલો મોટો મારે મારી વાઈફ નો અને પેલી ભાઈએ માને મારા ધણી માય ભાઈ મારી વાઈફ મારી વાઈફ તે દર હતી મારી વાઈફ મારી વાઈફ નો હટા મારી મારે ક્યાં શંકર એ શું કર્યું એને સાયકોલોજી સેટ થઈ ગઈ માય મારી વાઈફ મારી વાઈફ મારી વાઈફ મારી મારી વાઈફ મારી વાઈફ અરે હવે એકદમ રડું છું એકદમ આ મોટા બધા માથે એકદમ મરી ગયા શું થાય પણ કે એ વાત તો હું જાણું છું પણ હવે શું કરવું શી રીતે મને તો જે રીતે રોગ બેઠો તે રીતે કઈ નાખ મારી નો મારી નો મારી નો મારી નો એક મહિના સુધી બોલ બોલ કે નીકળી જાય બધું ખાલી સાયકો ઇફેક્ટ છે આમ કરવાથી બંધ થયો અને આમ કરે તો કહ્યું એને સમજે તો ઉકેલ આવે નહીં તો ઉકેલ આવે ખાલી મકાન કાયમ માટે મારું મારું કર્યા કરે પણ વેચવાનું થાય તે પેલા દેવું થઈ જાય કે પરિવાર વેચી દેવું વેચી દેવું તારતી જાય ને પછી વેચી દે અને પૈસા લેતા કે બીજા કે મકાન કોઈ કે મકાન તો હગી ગયું પણ મારે શું લેવા દેવું મારો જતો રહ્યો બે દાડા ચલમ વર્ગી ગયો છે બે થઈ ગયો એટલે હા બધો વિચાર મારું ના મારું ને બોલાવડે એને બધું બટી ગયું તમને બધા વિચારવા જેવું છે બોલો વાતચીત કરો કરો ને આમાં તો પેલા ફાયદો થતો હોય તો વાતે કરો ના ફાયદો થાય ને એટલે થાય છે હા એટલે આ સમજવા માટે દુઃખો બધા જતા રહેશે જે દુઃખો છે ને તે બધા અણસમજણ ના છે દુઃખો સમજણ થી દુઃખ મનુષ્યમાં છે જ નહીં જેટલા દુઃખો છે તે બધા જ અણસમજણ ત્યાલા ભાગી ગયા નોકર ના હાથ પગલા બરાબર હોય નોકર ના હાથ પગલા અને પાસે જરા કોની તે ધારાસભા ગયેલા ત્યારે કેમ નિગળ લાય છે છો હોય તો ફરી જાય કોઈક દાડો અને તે નોકરની પાસે ટેડકાઈને નોકરને મારી તે આ સંસારમાં એક ત્રણ વાર પણ અન્યાય કરેલો જતો નથી ને ખબર રે એનું ફળ મળ્યા કરે હું શું કહું અત્યારે હું એક અક્ષરે ખોટું બોલું મારે જવાબદારી એક અક્ષરે ખોટું ના બોલાય જે ભાઈ બોલે ત્યાં ચાલે પણ મારી જવાબ રિસ્પોન્સિબલ છે ના દે મારો ખબર એ પ્રમાણે ચાલે લોકો તારે ના ચાલે અને તારે જોખમદારી બધી મારી તેથી હું કહું છું ભાઈ હું ભગવાન નથી ચાર ડિગ્રી ઓછી જ મારી તમારે જરાક ભૂલચૂક થાય તો સમજી લો દાદા ચાર ડિગ્રી ઓછી વાળા છે શું કહ્યું કામમાં આવે એટલું લઈ લેવાનું તમારા આત્મા કબૂલ કરે એટલું બધું લઈ બધા તમારા સંસારો દુઃખો છે એ વાત નહીં રહ્યા એક પ્રશ્ન દાદા આપણે બીજાને સમાધાન થાય છે માનસિક દુઃખ પહોંચાડીએ ત્યારે અન્યાય કર્યો એમ કહેવાય તો આપણે ધંધો કરતા હોઈએ ને ધંધામાં કમાણી છે એ ભાવમાં છે માલમાં નથી કોઈ બી ધંધામાં માલ એના એ જ છે થોડું પાણી લઈ કમાણી છે ભાવમાં ભાવ વધારીએ ત્યારે કમાણી થાય ભાવ ઘટાડીએ તો બરાબર થઈ રહે અથવા નુકસાન થઈ જાય હવે જ્યારે તમે ભાવ વધારો માલનો એનાથી બીજાને મન દુઃખ થાય તો તેમાં પા તેમાં આપણને એમ કે શું જવાબદારી એમ કે આપણે રિસ્પોન્સિબલ ગણાવીએ અને એનાથી આપણને નુકસાન થાય માનસિક રીતે કે નહીં એમ કે આપણે કોઈને દુઃખ પહોંચાડીએ માનસિક દુઃખ પહોંચાડીએ કોઈને દુઃખ પહોંચાડીએ તો કે એ એનાથી નુકસાન થાય તો કે આ ધંધામાં આપણે ભાવ વધારીએ માલ માલ માલનો ભાવ વધારીએ તો જ કમાણી થાય પણ એનાથી પેલા ગ્રાહકને દુઃખ થાય તો એનાથી કે છે કે આપણે નુકસાન થાય ખરું તમે વધારો તો દુઃખ થાય વધારે એટલે શો તમે કરતા થઈ જાઓ દુઃખ થાય વ્યવસ્થિત કરતા ને જો સમજો તો તમારે જવાબદારી નથી શું વ્યવસ્થિત ને કરતા છે કરતા સ્વીકાર કરો સમજો ખરેખર તો તમારી જોખમદારી નથી એવું મેં તમને એ સ્ટેજ પર મૂક્યા છે તમારી જોખમદારી બંધ થઈ જાય જોખમદારી એન્ડ થાય એટલે જે કર્મ કરવા છતાં અકર્મની સ્થિતિ પર મૂક્યા તમે જો છતાં એમના વિચાર એ છે કે આવું અકર્મની સ્થિતિ પર ક્યાં મૂક્યા અમે કરી શકીએ એમ છે તો તમે કરતા હોય તો બંધન થશે શું કહ્યું આ તો જયારે જ્ઞાન આપું તેનો હા બીજા બધા રીતે કરતા છે મારી જ્ઞાન સમજી અને પાંચ આજ્ઞા સમજે તો નિવેડવા આવે કરતા નથી પણ આપણે એ કર્મમાં ભાગ લઈએ છીએ ને બીજાને દુઃખ પહોંચાડે આપણા આપણે કરતા નથી પણ એ કર્મમાં બીજાને દુઃખ પહોંચાડવામાં આપણે ભાગ તો લઈએ છીએ ને ના એટલે આપણે એટલે કોણ કહું નારાયણભાઈ સુધાર્થમાં નારાયણભાઈ નારાયણભાઈ તમે સુધાર્થમાં છો ને હે તો નાણાંથી કરતા છે તેમ તમારે શું રહ્યા તમે જુદા નાણાંથી જુદા પછી એમનો તન્મય નારાયણભાઈ તન્મયકાર તો થાય ને એમ કરતા કરતા બનીને નારાયણભાઈ તન્મયકાર બને છે કેમને એમ ખબર પડે છે નારાયણભાઈને ખબર પડે છે કે સાંભળી પાર્ટીને દુઃખ થાય છે મન દુઃખ થાય છે તે પછી નારાયણભાઈ નારાયણભાઈને કેવું માફી માગ્યું કેમ આ દુઃખ કર્યું તે તમારે તમારે તમારે નહીં માફી જે કરે ધંધામાં ભાવ વધારો તમે ત્યારે ઘણા એવું લોકો અમુક લોકોના દુઃખ થવાનું જે અતિક્રમણ કરે તેને પ્રતિક્રમણ કરવાનું નારાયણ બી અતિક્રમણ કરે તો અતિક્રમણ પ્રતિક્રમણ પાસે કરાવે આજે મારે સાડલો વેચવો હોય સાડી દુકાન લઈને બેઠો અને સાડલો વેચવો હોય અને આખી દુકાન વાળા આજુબાજુ વાળા બધા ભાવ વધારતા હોય પાંચ રૂપિયા તો મેં પણ પાંચ રૂપિયા વધાર્યા હોય તો મેં ખોટો ધંધો કર્યો કેવાય એ મને અડકે કે ના અડકે એમ કે હું સાડી વેચવાનો ધંધો કરતો હોઉં આજુબાજુની દુકાન વાળા પાંચ રૂપિયા વધારી દીધા તો ગ્રાહક ને થાય તો એ મને અડે કે ના અડે તમે સુધાર્થમાં છો અને પછી આ હરીશભાઈ કરે યુ આર નોટ શું કહ્યું અને બીજી રીતે કોઈને અમુક પ્રત્યેક દુઃખ થયેલું લાગે ને કે દુઃખ થયેલું છે તો તમારે હરેશને કહેવું જોઈએ કે ભાઈ એને પ્રતિકોણ કરવા માટે પ્રતિકોણ કર ગઈ શું કહે નવીન ભાઈ કે છે નવીનભાઈ એમ કે છે કે તમે એ રીતે હરીશભાઈ છૂટા મૂકી દો તો ગમે તે કરે કે શું કરવાનું તેથી મેં વ્યવસ્થિત કર્યું કે એક લાખ ફેરફાર કરવાનો અધિકાર એક જિંદગી માટે નથી એ વન લાઈફ માટે હા જે લાઈફ બહુ વ્યવસ્થિત આપું છું એ વ્યવસ્થિતમાં ફેરફાર થાય શકે એમ નથી તારે તમને છૂટા મૂકી દઉં છું એટલે હું જોઈને કઉ છું તેથી મારે વડવાઈ ના પડે કે બહેરી જોડે કેમ ફરતા હતા કેમ આમ તમે આમ મારે બીજી લાઈફ માટે નહીં પણ એક લાઈફ માટે હું દસ ના છું are not responsible at all એટલું બધું કહી દઈશું એ બને જ તમને એ તો આપણને એમ શેર કરે કે શેર કરે પણ એ ડઝન્ટ હેપન યુ નો ત્યાં તમને જાગૃતિ આવે છે ટાઈમે તમારી આ તો વિજ્ઞાન છે આ તો વિજ્ઞાન છે દર્શ મુક્તિને આપનારું છે જો આ વિજ્ઞાન જો સમજી જાય અને તે તારા મળે એવું જ્યાંથી તારા મળવો ત્યાંથી તારા મળ્યા જ કરે ને અને જે કોઈ પણ વસ્તુ તારો ના મળતા હોય એ વિજ્ઞાન જ ના કહેવાય શું કહ્યું તારો તારો મેળવો તો મળી રહેવો જોઈએ નહીં વિરોધાભાસ ક્યારેય પણ ના આવવો જોઈએ સો વર્ષ થાય પણ વિરોધાભાસ હોય એનું નામ સિદ્ધાંત કહેવાય હા આક્રમ સિદ્ધાંત ને ગાંઠતું નથી ભલભલા બુદ્ધિશાળી મુંબઈમાં આવ્યા પણ બુદ્ધિ ગાંઠતું જ નથી કારણ બુદ્ધિની ભર વસ્તુ છે આ બુદ્ધિ તો લિમિટેડ હોય આની લિમિટેડ ના હોય શું બરોબર વાતચીત આગળ કરાવો પૂછો તમને તમને એમ લાગે છે કે જવાબ સવાલનો જવાબ નથી પૂરો મળતો એમ તમને લાગે છૂટા પાડી દેવા બંને શુદ્ધાત્મા અને પેલા કર્મ તો બધા શુદ્ધાત્મા કર્મ કરનાર બીજો છે પોતે બીજો છે તો પછી કઈ પ્રશ્ન રહેતો જ નથી એટલે પછી પ્રશ્ન પૂછવાનો કઈ પ્રશ્ન પાસે રહેતો જ નથી છતાં પણ જે નારાયણભાઈ કામ કરે છે કર્મ કરે છે એના લીધે બીજાઓ સંડોવાય છે એના લીધે એ લોકો એમ માને કે નારાયણભાઈ કામ કરે છે અને એનાથી એમને જે નુકસાન થયું એના માટે એ લોકો નારાયણભાઈ પાસેથી નુકસાન વસૂલ કરો છે એમાં જે નારાયણભાઈના શરીરને કે મનને નુકસાન થાય છે એ એના માટે શું કરવું શું કે આપણે તો અકર્તા રહીએ છીએ પણ નારાયણભાઈ જે પણ કઈ કર્મ કરે છે નારાયણભાઈ જે પણ કઈ કર્મ કરે છે એનાથી એને આજુબાજુના કોઈને દુઃખ પહોંચે છે અને એમને એમ લાગે છે કે નારાયણભાઈ જેમને દુઃખ પહોંચાડે છે તો એનું આપણને જે આપણને જે અસર પહોંચે તો એનું આપણે શું કરવું એમ કહ્યું મેં કહ્યું નારાયણભાઈ જે કોઈ અતિક્રમણ કરે એટલે દુઃખદાયી થઈ પડે તો દાદા તને કેવું કે ભાઈ પ્રતિક ઓળખાવે આમનો કહ્યું શું પ્રતિક્રમણ કરે તો પ્રતિક્રમણ પ્રતિક્રમણ નહીં તો કશું જ નહીં પ્રતિક્રમણ એટલે શું નથી ખબર દાદા પ્રતિક્રમણ એટલે સમજી પાડો એટલે કે નારાયણ વિશે કોઈ દુઃખ થયું કે ત્યાં પણ કિંચિત માત્ર રાગવેશ થયા હોય કોઈ દુઃખ થાય તો તરત જ એના શુદ્ધાત્માને નમસ્કાર કરી મન વચન કાયક ભીનો શુદ્ધાત્મા નમસ્કાર કરી નારાયણ સિંહ કે એમની માફી માગો શુદ્ધાત્મા પાસે માફી માગું કે ભગવાન મારી આ મારાથી આ તમને દુઃખ દેવાયું છે એની માફી માગું છું અને પસ્તાવ કરું છું અને ફરી આવું નહીં કરું નક્કી કરું છું પણ ઘણી વખત નારાયણભાઈ દુઃખ નથી આપ્યો પેલા માણસના એમ કે માની લીધું કે નારાયણભાઈ કર્મ કર્યું ગુજરાત થઈ ગયા નારાયણ એક બે દોર આપી દીધી તો પછી આપડે નારાયણ કેવું છોકરાના મળે નહીં પણ મનથી પ્રતિબળ કરો કે શું કરું મારી એ ભૂલ કરી આ ફરી નહીં કરું એને મળે કરીએ છોકરો ફાટે આવડું ફાટે એ બુદ્ધિ એનો દુરુપયોગ થાય શરૂ કરવું તો એને જાણે એવી રીતે કરી લે ચડી દે પ્રતિક્રમણ તો કરવું જ પડે હંમેશા તોય પણ કાર્યનો પસ્તાવો કરો એટલે કાર્ય બાર આની તો નાશ જ થઈ જાય છે એનું ફળ પછી બરેલી દોરી હોય ને એના જેવું ફળ આપે બરેલી દોરી આમ આવતો બહુ આમ જ કરીએ ઉડી જાય ક્રિયા એમને નકામી તો જાય જ નહીં કોઈ ક્રિયા પણ ડિઝાઇન ધ્યાન લીધા પછી તમે ચેતન બહાર છૂટું પડ્યા પછી એ ક્રિયાઓ મરદાર ક્રિયાઓ નિશ્ચેતન ક્રિયાઓ શું કહે એટલે એનું જવાબદારી છૂટી જાય છે આક્રમ વિજ્ઞાન છે તે કોઈ વિજ્ઞાન એવું ન હોય કે સંસારમાં રહેવા સંપૂર્ણ રીતે રહેવા છતાં સંપૂર્ણ રીતે મોહમાં રહેવા છતાંય મોક્ષે જાય એવું વિજ્ઞાન કોઈ હોય નહીં એવું આ વિજ્ઞાન છે નહીં તો દરેક મોક્ષ મોક્ષ જવું એટલે શું કમી સ્ટેપ બાય સ્ટેપ જેટલો જેટલો મોહ છૂટો ઓછો થાય એટલા સ્ટેપ ચડો અને તે કવિક માર્ગમાં તો જ્ઞાનીઓને ચિંતા હોય અંદર આનંદ હોય બહાર ચિંતા હોય અહીં તો બહારે ચિંતા ને આ અંદર ચિંતા નહીં ચિંતા વગર લાઈફ માં કોઈ જગ્યાએ હોઈ શકે નહીં આક્રમ વિજ્ઞાન ના પ્રતાપે છે હજારો માણસોને હરીશભાઈ કે છે માનસિક પસ્તાવો કરો એ જ પ્રતિક્રમણ હા જે જે રીતે કર્યું તે રીતે કરો એને ઢોલ મારવાથી દુઃખ થયું તો ફરી આવો ઢોલ નહીં મારું મારી એ ભૂલ કરી એવી રીતે કરો એવો પસ્તાવો કરો અગર ચડકાયું દુઃખ કર્યું તો ચડકાયું ફરી નહીં ચડકાવું એવી રીતે કરો આ વિજ્ઞાન જો સમજી લો તો એક ચિંતા ના થાય વિજ્ઞાન અને અત્યારે તમને થતી તો નથી પણ તમને એમ લાગે કે મને થાય છે આ વિજ્ઞાન એવું છે થતી નથી સફોકેશન થાય તમને મનમાં એમ થાય કે મને થાય કઈ કઈ ફળ આપે છે ને આ જ્ઞાન લીધું છે કઈક આપે છે હવે કેટલા કલાકનો પરિચય તમારે મારે ચાર થઈ જાય ના તે ચાર પાંચ કલાક ફળ આપે છે આવું તો હવે બસો કલાક કરો તો કેટલું થાય બરાબર જ્યાં રોકડો છે ત્યાં જ ધ્યાન નહીં દેતો ઉધારમાં તો રોજ જાય ઉધારની હમણાં જરૂરિયાત વધારે પડે છે હમણાં ઉધારની જરૂરિયાત વધારે પડે છે એટલે હે ઉધારની જરૂરિયાત હમણાં વધારે પડે વધારે રોકડું બહુ પાકો માં લાગે તને ઉધાર કે નોકરું તો અમને ભાઈ ઉધાર તો નોકરું છું cash and debit cash cash cash cash એટલે રૂપડું cash This is the cash bank tension ના થાય એટલે જાણવું કે ગયું સ્ટેશન આવી ગયું અમારું ટેન્શન જતા રહ્યું તમને ટેન્શન જતા રહે એટલે જાણું સ્ટેશન આવી ગયું તો આ પ્લેટફોર્મ નથી આવ્યું શું કહ્યું ખરું ના સમજવા જેવું છે એમને ત્યાં ગયા હતા ખરું તમારે ત્યાં આવ્યા હતા કચરા છે તમે ખરું માનસિક બેચેની અજ્ઞાન ને લીધે થાય છે નહીં માનસિક બેચેની અજ્ઞાન ને લીધે થાય છે નહીં માનસિક બેચેની માનસિક બેચેની અજ્ઞાન ને લીધે થાય માનસિક ને જો આપણું જ્ઞાન આપણા જ્ઞાનમાં રહે ને તો મન વસ થઈ ગયું કેવાય શું કહ્યું કારણ મન ને મન ને આપણા સુધાર્થમાં કઈ લેવા દેવા નથી સુધાર્થમાં તો જ્ઞાતા દસતા જ છે મન ખરાબ વિચાર કરે સારા વિચાર કરે સમજ ને કે મરી જાય આપણે આઘાત કરીએ એવા વિચાર કરે તો એને જ્ઞાતા દસતા છે શું છે એટલે તમારે કશું લેવા દેવા નથી માસ્તર તો લીધા પછી એવું મન કરતું હોય તો એનો નિવાડો આવતો જાય છે જે એમ કે જ્ઞાન લીધા પછી મન એવું કરતું હોય તો એનો નિવેડો જ આવતો હોય છે આમ કોઠી હોય ને જેવો દારૂ ભર્યો હોય એવું કૂટ્યા કરે શું વેચાતી લાયા એટલે જેવું કૂટે એવું જોઈ લેવાનું શું કહ્યું ને દારૂ ને બેને સંબંધ નથી ત્યારે જોનાર ને જોવા પણ જ છે મનની અંદર વિચારો ચાલુ હોય એ મન સાથે નવી કોઠી ભરવી હોય મન મન જે ફરી બને ત્યારે બનાવવું હોય તો એને ફાધર મધર કોણ છે જાણવું હોય તો હોય તે father of mind and mother of mind કોણ છે મનનો ફાધર ના બુદ્ધિ બુદ્ધિ હે બુદ્ધિ ના બુદ્ધિ નો ફાધર છે ને પાછો એટલે લોકો શું માની બેઠા છે કે આ ભગવાનનું આપેલું જેમ આપણે મીટર હોય છે મીટર મીટર જેમ કારખાનું લાવીએ છીએ એવું આ ભગવાને આપેલું મન દરેકને છે કે એટલે ભગવાન કયા કારખાનું બનાવેલા આ મીટર બધો આ મનના કોઈ થી ફાધર માઇન્ડ તમે જે કરો છો અભિપ્રાય આપો છો એ ફાધર ઓફ માઇન્ડ છે શું છે અભિપ્રાય opinion is the father and language is the mother. Opinion બંધ થઈ જાય મન બંધ થઈ જાય આ તો કઢી ખાઈ થઈ જાય તમે બોલ્યા રહેતા ને આ કઢી ખારું થઈ ગયું છે એટલે તે મોડા ઓપિનિયન નહીં આપણું મનમાં નહીં આવે વેલને પૂરો થી બાજુ મૂકી દે ને સ્ટોપ થઈ ગયું ધર્મતર કઈ હાઈ થઈ જવાની ધર્મતર હાઈ થઈ જવાની પણ સ્વભાવ જાય નહીં એ સ્વભાવ પર કંટ્રોલ લેવાનો શું કહ્યું અજાગ્રત સ્વભાવ કેવું જ્ઞાન મેળવ્યા જાગૃતિ આવ્યા પછી તો સમજી લેવું પડે કે કશે જે થઈ ગયું ગમતી પર કેટલા વગર કચકચ થાય છે બીજા બધા અનિલભાઈ કહે છે કે દરરોજ થાય છે એ ઓળખે છે અરે કે બહુ હા એમને પૂછ્યું ગયા હતા ને ગયા હતા હા દખલ નથી બહુ નહીં પેલા જેવી નથી દખલ ઓછી થાય તો મોક્ષે જવાય છે અહીં દખલ કરી દે બાકી દુનિયા જોડે કઈ લેવા દેવા નથી હા મયા મેં ઘરમાં દખલ્યો છે આ ફાયદો નિકાલ કરવા ચીકણી બહુ ચીકણી ફાયદો કરતા મનની અંદર વિચારો ચલાક કરતા હોય આપણે કઈ બે હજાર નું હોનું બે હજાર ડોલર નું હોનું લાયા કરતા બે હજાર ડોલર પચીસ ડોલર તમારી પાસે રાખો ને એ ના ગમે ડોલર લાયા હોનું લાયા એવું થયેલું ખરું દાદા એવું થયેલું ના પણ મારું કહેવાનું આવી આ ટીકા તમે શું અંદર વિચારો બદલવા પ્રયત્ન કરવો જોઈએ મનની અંદર વિચારો ચાલ્યા જ કરે છે તો વિચારો બદલવા પ્રયત્ન કરવા જોઈએ કે અટકાવવા જોઈએ વિચારો એવું છે ને કે વિચાર મહાત્મા હોઈ શકે નહીં વિચાર મનમાં હોય શકે નહીં સંકલ્પ વિકલ્પ મનમાં હોય શકે નહીં વિચાર ઇઝ ઇઝ મિક્સર મનનું સ્વતંત્ર પ્રોડક્શન નથી શું છે મનમાં તો અધ્યવસાનું ગુણ થાય છે તે અભ્યાસ થાય છે તો અધ્યવસાન ઉત્પન્ન થયા કરે જેમ કોટી ફૂટે છે ને તો ત્યાંની પહેલા બધા પગા ફૂટે છે બધા ફૂલા ગુલા બધું એટલે વિચાર વિચાર મનમાં હોય નહીં વિચાર સિવાય મન નું અસ્તિત્વ છે વિચાર સિવાય મન નું અસ્તિત્વ છે વિચાર સિવાય મન નું અસ્તિત્વ છે મન ને ઓળખાય છે વિચારથી ઓળખવાનું સાધન શું કે વિચાર આવે છે તે છે એટલે મન છે આ પણ વિચાર એ મન મનનો ઉત્પત્તિ નથી એની એને એકવાર ઉત્પત્તિ નથી વિચાર એટલે શું છે તમને સમજાવું કે આ મનમાંથી એક્ઝોસ્ટ થયા કરે તે બુદ્ધિ અહંકાર વાંધો છે અને બુદ્ધિની માં ખેંચવે છે અહંકાર કે બુદ્ધિને કહે શું શું ફૂટે છે અત્યારે ધંધો સારો છે કરવા જેવો છે ને બધું એવું વંચાય એ બધા પરમાણુ વંચાય ભર્યો છે ને જેવો જેવો અભિપ્રાય ભર્યો ને તે અભિપ્રાય એનું કે પરમાણુ રૂપે બુદ્ધિ વાંચી કે બીજો ના વાંચી શું કહ્યું એટલે વંચાય કે બિઝનેસ કરવા જેવો છે આ ઈરારો આમ છે તેમ છે એવું વંચાય છે એટલે અહંકાર કે ચાલો તારા કર્ણાકાર થાય વિચરે શું થાય પોતાનું જગ્યાનું સ્થાન છોડી વિચરે શું કરે પોતાનું સ્થાન છોડીને વિચરે અને કર્ણાકાર થાય એની જોડે તારે વિચાર કહેવાય ત્યાં સુધી વિચાર ના કહેવાય સમજવા જેવી વાત બહુ ઝીણી વાતો છે આપણે સમજાયું એમનો પ્રશ્ન એવો હતો વિચરે ત્યાંથી વીતરે તન્માકાર થાય ત્યારે વિચાર કહેવાય અને વિચાર થાય ત્યારે સંકલ્પ વિકલ્પ કહેવાય વિચાર વિચારે પછી વિચારે સંકલ્પ વિકલ્પ નહીં કહેતો આ હું છું હું કરું છું એ વિકલ્પ અને આ મારું છે એ સંકલ્પ શું કહ્યું હવે તમે હું કરું હું કરું છું તો મારું છે ઉડી ગયું એટલે તમારા સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા તમે જોયું ને બીજું વિચરતા નથી તમે આગળ થતા નથી તમે જુદા આ જુદું છે એટલે થઈ ગયું વિચાર બંધ થઈ ગયા નિર્વિચાર કહેવાય શું કહ્યું પેલો તો એક્ઝોસ્ટ થયા કરે કોઠી ઘૂટ્યા કરે તેથી કઈ આપણને કઈ વાંખેલા છે નહીં જોતા વાંખેલા છે ને આ થોડું સમજાય એવું કહું છું થોડું ઘણું અને વિચાર જે આવે છે આ અત્યારે જે વિચાર આવે છે એ છે અત્યારે આ ડિસ્ચાર્જ ભાવ ભેગો થઈ જાય છે તે મરદાર વિચારો છે કેવા છે મરદાર આ બધી ક્રિયા માર્ગ છે કારણ કે પોતે છૂટો થઈ ગયો છોમાંથી આ અહંકારમાંથી જે ચેતન વિભાગ આવ અલગ થઈ ગયો અરે તે છતે આ નાયણથી ગુસ્સે થાય ને તો આને ગમે નહીં નહીં નહીં નહીં એટલે બેને અભિપ્રાય થઈ ગયા અને પહેલા નાયણથી ગુસ્સે થાય ત્યાં પેલો ભીગો એવું થતા ને પહેલાં અને તેનું નામ ક્રોધ કહેવાય ક્રોધ કેનું નામ કહેવાય કે નારાયણભાઈને ક્રોધ ગુસ્સો આવ્યો અને ભેગો થઈ જાય એમ નામ ક્રોધ એટલે પોતે હોવા લાગે શું અને આ તો શું છે નારાયણભાઈને ક્રોધ થાય એટલે પોતે અહિંસક ભાવ હોય આમ ન થવું જોઈએ શું કે સમજાય છે એ તરત જે આવે વિચાર તે અહિંસક ભાવ હોય તારે જ્યારે તમને ગુસ્સો આવતો હોય અને સાથે સાથે તમને અહિંસક ભાવ આવતો હોય તે અહિંસક ભાવ કેવાય એટલે જયારે એક બાજુ તમને ગુસ્સો આવતો હોય અને બીજી બાજુ એમ થાય કે આ ના કરવો જોઈએ તો એ અહિંસક ભાવ કેવાય કે કર્યા પછી થાય એવું છે ને કે આપણને અહિંસક ભાવ છે અને ગુસ્સો આવે છે ડિસ્ચાર્જ છે શું છે માલ ભરેલો તે અત્યારે ફૂટે છે શું બરોબર ને અને આપણે ચાર્જ કરતા નથી હવે આપણે અહિંસક ભાવ છે એટલે ક્રોધ હંમેશા હિંસક ભાવ સહિત હોય કેવો હોય એમ નામ ક્રોધ કહેવાય આ ક્રોધ જ ના કહેવાય નહીં તો પોતાની બાળી મળે ચિંતા થાય ઉપાધિ થાય આ લોભ હિંસક ભાવ કહેવાય શું લોભમાં હિંસા છે લોભમાં શું હિંસા છે મારા કોટા તો મને મળે પણ બીજા રૂપાના કોટા અહીં મને મળી જાવ એનો લોભ કહેવાય કેનો લોભ કહેવાય બીજાના કોટાનો મળે હા કવર કરી દઉં આ લોભ્યો એની સ્થિતિ જ બહુ વિચિત્ર થાય લોભી માણસની આખો દાળ હવામાં ઉઠાતા લોભમાં જ હોય રાતે આંખ મીટાય તો એની જાગૃતિ શેમાં હોય લોભમાં લોભમાં લોભમાં લોભમાં શાક લેવા જાય ને તે ક્યાં સસ્તું શાક મળે છે ફરી કાઢ પૈસા છોડવાના થાય ગમે નહીં આવે એ ગમે તારે છોડવાના થાય ના ગમે એ તો બધાને જ હોય તો પણ તેમાં અતિશય અતિશય થાય એ લોક કહેવાય શું કહ્યું અજ્ઞા આપીએ એમાં શું વાંધો નહીં જરા એને પણ સોનું લીધું આપીએ પણ કાઢવા પડે તે જ મૂકેલું એટલે લોભ એ પણ છે તે હિંસક ભાવ છે ક્રોધ માર્ગમાં લોભ ત્યારે હિંસક ભાવ છે તે નથી આપણે બંધ થઈ ગયા શું થયું બંધ થઈ ગયા કારણ તમને પોતાને ગમતું નથી આવું બધું એટલે તેને કશું પૂછ્યું નહીં ટાઈમ બહુ ગયો આપણો લગભગ છ છંદ હશે Four degrees on એવું સ્ટ્રોંગ થવાની જરૂર છે સ્ટ્રોંગ એટલા બધા થવાની જરૂર છે કે કોઈ આપણને દુઃખ આપે તોય પણ એને દુઃખ ના આપીએ એવું સ્ટ્રોંગ થવાની જરૂર છે કોઈ આપણને દુઃખ આપે છતાં એને ના આપીએ એવું સ્ટ્રોંગ થવાની જરૂર છે કારણ શરીર એટલું સ્ટ્રોંગ થવાની જરૂર નથી મનોબળ જોઈએ મનોબળ જોઈએ દાદા ને મનોબળ મળે એવું છે દાદાનું મન કંટ્રોલ સંપૂર્ણ કંટ્રોલમાં શું કહ્યું અને ચિત્તો ચિત્તો જાણે કેવી રીતે રહે છે કે જેમ સાપ મદારી બોલી વગાડે ને સાપ આમ કરવાયા કરે એ રીતે અમારું ચિત્ત રહ્યા કરે દાદા અનુજ પૂછે છે કે તમે ચાર ડિગ્રી થી શોર્ટ છો તો કઈ બાબતમાં શોર્ટ છો કઈ બાબતમાં તમે ચાર ડિગ્રી ઓછી છે હા તે કઈ બાબતમાં તે આ દુનિયાદારી બાબત છે તમારે બધાને કામ કરવામાં નુકસાન નથી પણ અમારે જે આગળ જાણવાનું છે જે સૂક્ષ્મતમ નો ભાગ અમુક ભાગ જાણવાનો બાકી છે કે જેના આધારે એબ્સોલ્યુટ જ્ઞાન કહી શકાય એમ નથી સંપૂર્ણ તે બાકી છે એબ્સોલ્યુટમાં જરાક કદાચ શું એબ્સોલ્યુટ છે ખરું છે તે નિરાલંબ રહી શકાય ખરું પણ બીજું જે દેખાવું છે જાણવું છે દેખાય ખરું પણ જાણાતું તો પછી નહીં તો વર્ણન બધું આપી શકું મહાવીરે જે વર્ણન આપ્યું ને એ બધું વર્ણન આપવું અત્યારે મારે મહાવીરનું વર્ણન કહેવું પડે કેટલું શું કેટલું પૂછો જવાબ મહાવીરનું વર્ણન કરવું પડે મહાવીરે કરી હા કેટલુંક મારું છે પણ કેટલુંક ત્યાંનું હોય એ મારે ના એમનું ના કરવું પડે એ ચાર ડિગ્રી બીજા કોઈ નુકસાન કરે એવું તમે શું કરો તો તમને ચાર ડિગ્રી મળી જાય કશું કરવાની જરૂર ના હોય એમાં કશું કરવાની જરૂર ના હોય આ ફક્ત મારી ઈચ્છા પૂરી થઈ જાય એટલે મળી જાય મારા જેવું સુખ લોક પામો જગત અને તમારું દુઃખો જાઓ આ લોકોનો એ જે ભાવના છે ને એ પૂરી થઈ જાય એટલે એ ઈચ્છા પૂરી થઈ ગઈ કે કામ મારું પૂરું થઈ ગયું છોકરો આ ઈચ્છાને લઈને આવરણ છે શું છે ઈચ્છાને લઈને આવરણ ઈચ્છા એ જ આવરણ અમારા માટે સારું અને આમ અમે નિરીક્ષક છીએ આમ નિરીક્ષક છીએ અને આમ ડિસ્ચાર્જમાં ઈચ્છા છે શું છે પામ ચાર્જમાં નિરીક્ષક છે શું છે એટલે ચાર્જ છેલ્લું છે અને ડિસ્ચાર્જ છે તે આનું છે દાદા અનુજ પૂછે છે કે આ બીજા બધા જે મનુષ્યો છે તે કેટલા ડિગ્રીમાં છે ડિબ્બા જે ડિગ્રીમાં આવ્યા નથી જે ચિંપાજી છે મનુષ્યના જેવા દેખાય થોડા થોડા ત્યાર કાળા બધા એવા દેખાય છે તે હજુ ડિગ્રીમાં આવ્યા નથી ડિગ્રીમાં તે આફ્રિકાના હસ્તી ને એ બધા હસ્તી લોકો આવ્યા તે પચાસ પાંચસો સો ડિગ્રી સુધી ખરા એ લોકો શું કહ્યું પચાસ પાંચસો સો ડિગ્રી ખરા આના પોઈન્ટ વાળા એ સવારસો દોઢસો પોઈન્ટ એકસો એસી સુધી ખરા કાળિયા કરતા ધોળા વધારે શું કહ્યું એમના કરતા ધોળા કરતા મુસ્લિમ પ્રજા એના અંજાપા એ વધે એટલે એકસો એસી અને પછી બસો પછી હિન્દુસ્તાનમાં આવે આપણા મજૂરો બસો ઉપરાંત ના મજૂરો એ કે ના દાળ રોટલો બધી બહુ થઈ ગઈ શું કહ્યું ઝૂંપડી છે તો ચાલે તો આ લોકો એમ લાગે કે આ લોકો દુઃખી છે આપણે એમને કઈ તમે દુઃખી છો કે ના તું દુઃખી છે હું દુઃખી નથી શું કહ્યું એમ લાગે કે ઇન્ડિયાની ગરીબ પ્રજા બહુ દુઃખી છે નથી એ ગરીબ દુઃખી તમે એને પૂછો તો ખરા તમે તમારે ઘેર રાખો છો આપણે આગળ આપણે ઘેર મુંબઈ મુંબઈમાં સારું મકાનમાં જઈએ અને એ લોકોને આદિવાસી બોલાવી તો આગળ જમારીએ રાખીએ નાહી જાય રાતે ઉઠીને ના ગમે બંધન લાગે એમને તો એને મુક્ત જોઈએ બહાર ટાળમાં હોળી ગોદડી હોળી એને નાની ઝૂંપડી હોય તારે સારું લાગે અને આ તો બંધન લાગે ના ગમે એવું જાણો તો ભાઈ પૂછે છે કે બંધન સારું લાગે લોકોને ભાઈ પૂછે છે કે એ લોકોને બંધન સારું લાગે કોને આપેલા આદિવાસી આદિવાસીને મુંબઈમાં આવો બંધન હા બંધન એ શેનું લાગે એ લોકો એ લોકોને એમની એમની વિકલ્પ ની જાળ હોય ને વિકલ્પ ની જાળો દરેક ના વિકલ્પ ની જાળો જુદી જુદી જાતની હોય એમને એમની વિકલ્પ ની જાળો બંધન લાગ્યા કરે એટલે પોતપોતાના વિકલ્પ પણ એ આ એના ફોઈલ વાળા છે ને એના કરતા અમે ઘણા ઘણા તો સૂચતું હોય છે પરફેક્ટ અડચણ છે ને છે જરા વસ્તુઓની તાણ અને કામ ના મળે એ ને જો કામ મળે બહુ સુખી સંતોષી ખરા અને મોહ નહીં મોહ દાદા વધારે ચીજા પોતે કે મર નહીં છે અમને એને કામ નહીં હું વાત કે કારણ મોહ કરી કરીને આવ્યા છે ડેવલપ થઈ અને એ આદિવાસી કુદરત તમને સમજે એ કે છે મારો છોકરો કઈ પૂરો વ્યાજ છે કે છે કોઈ કોઈ સમજે નહીં ના સમજે પણ આપણા સંસ્કાર કયા બહુ સમજવા જેવું જગત બસો પછી ઇન્ડિયામાં આવે તમે કહો છો બસો ડિગ્રી પછી ઇન્ડિયામાં આવે બસો પછી ઇન્ડિયામાં આવે બસો ડિગ્રી પછી ઇન્ડિયામાં આવે ઇન્ડિયામાં ધર્મ થાય ને ના થાય અને કરતા પણ ભાન થાય હું કરું છું મારે ભોગવવા પડશે હું કરું છું મારે ભોગવવા પડશે એવું ભાન થાય એમને બીજી જગ્યાએ હું કરું છું ભોગવવા પડશે એવું ના ભાન તો એમને ભાન કેવું હોય કે આપણે જો કઈ ચોરી કરીને પકડી જઈએ જેલમાં જઈશું એ ભાન હોય પણ ભોગવવા પડશે એટલે આવતા ભોગવવા પડશે એવું ના હોય તારે કશું કામ લાગે એવું નથી વાત નહીં કરતી ઘરને એનો વાંધો શું બેના તમારે કઈ વાતચીત કરી કરજો હા બધું આ એક જરે લાયસન્સ નથી આપ્યું આ કે નારાયણ લાયસન્સ છે થોડું વ્યવસ્થિત ને તમે સમજાવી દઉં થોડું હજુ કાલે છીએ આવજો અને ફરી જ્ઞાનમાં બે હોય તો આવજો ફરી કાલે ધ્યાન રાખી ફરી બે ને કામ કરી લો ફરી બેસીને કામ કરી લો છે તારે તમારે કોઈને આવવું હોય તો આવજો શું કહ્યું એમાં શું પૂછવાનું છે આપી દો ને એમાં તું માગી છે મામા આપે પેલા બેઠા દાદા આપણે દીવો કરીએ એટલે અંધારો ગમે તેવું હોય એક જ ક્ષણની અંદર નાશનો હોય એ આપણને એક ક્ષણની અંદર જ્ઞાન કેમ નથી થઈ જતું બહુ ભાઈ પૂછે છે આપણે દીવો કરીએ તો એક જ ક્ષણમાં અજવાળું થઈ જાય એવો સળગેટ અજવાળું થઈ જાય અંધારું દૂર જાય તો આ જ્ઞાન કેમ નથી એક ક્ષણમાં કેમ જ્ઞાન થઈ નથી જતું એમ ક્ષણમાં જ્ઞાન કેમ નથી થતું એમ કેવાય જતું ક્ષણમાં એટલે તરત જ થઈ ગયેલું હોય છે તરત જ થઈ જાય હંમેશા દીવો હગાય એટલે થાય જ એવું આ કોઈ પણ જ્ઞાન જો હરગ્યું હોય દીવો તો થાય નહીં તો દિવાળી હરગાય હરગ્યો ના હોય દિવે તો હજ ના થાય શું તો એ કેવી રીતે કરી શકાય સળગાવું કેવી રીતે સળગાવી શકાય એ કેવી રીતે સળગાવી શકાય અંદર અમારી આજ્ઞા પાળે સળગેલો જ છે દીવો બધાની આજ્ઞા તો સળગેલો છે તમે કઈ કઈ આજ્ઞા પાળી કહો તમે કઈ કઈ આજ્ઞા પાળી ચોપડો બધો વ્યવસ્થિત અને ચોપડો બધાની ફાઇલ સિસ્ટમ <laughs> વ્યવસ્થિત ફાઇલ સિસ્ટમ અને ચોપડો વ્યવસ્થિત ફાઇલ સિસ્ટમ ફાઇલ આપણે ફાઇલોનો સંભાવે નિકાલ કરીએ એમ કહીએ ને ના પણ રિલેટિવ રિયલ એ બધું રિલેટિવ રિયલ બરોબર પણ એટલે તમે કઈ આજ્ઞા પાડી what is relative what is relative what is real relative real કેમ ફાઇલો સંભાવ નિકાલ તો થાય ને બહુ ઉત્તમ કહેવાય એટલું એટલું જો કરો ને તોય કરવું સારું વ્યવસ્થિત વ્યવસ્થિત સમજો વ્યવસ્થિત પર શંકા ના રહી છે સમજી લો એટલે શંકા જતી રહે બરોબર છે વ્યવસ્થિત યુ અન્ડરસ્ટેન્ડ તો તારે આગળ પડી જશે એમ તો આગળ પડી જશે રિલેટિવ ને રિયલ નું નથી